कहा से है नौ लो पेज नंबर बोल रहे अरे वो तो बोल रहे लाला दे रहे हो हेलो हाँ आशीर्वाद तो। हम्म, तो। हाँ बताने आशीर्वाद <laughs> <laughs> अरे किसका नंबर है आज चलो कौन बोलेगा ધનવત દેવું हाँ आशीर्वाद हाँ જે જે હું કરું हाँ कर, આદિત્ય हाँ करना वार्ता प्रसंग चलते ना आगे વાર્તા પ્રસંગ શું છે हम्म જી જે ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજણે વહ સ્વીયાનામ તાની ચાચાર્યા પ્રણમામી મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ गो भवे तमहम सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे अक्षराब्धिशायनं सव्यम कला निधि चतुर्भिश्य चतुर्भिश्य चतुर्भिश्य त्रिभिश्चता षड्भे विराजते योत्सव पंचदारिद्रय मम वार्ता प्रसंग नौ और एक समय श्री गोकुल से परमानंद आदि सब वैष्णव दस पंद्रह सूरदास जी सौ मिलीवे को और શ્રી ગોવર્ધનનાથ જી કે દર્શન को આય એટલે પછી એક વાર ગોકુલ થી પરમાનંદ પરમાનંદ પરમાનંદ અ, પરમાનંદજી અને અ, એમના સાથે અ, દસ પંદર વૈષ્ણવો સુરદાસજી થી મળવા અને ગોવર્ધનનાથજીના દર્શન કરવા માટે આવ્યા સૌ સેન આરતી કે દર્શન કરી સુરદાસજી કે પાસ આય એટલે અ, શયન આરતીનો અ, શયન આરતીના દર્શન કરીને પછી सूरदासजी कने આવ્યા तब सूरदास जी ने सगरे वैष्णवन को बहुत आदर सम्मान कियो और ताही समय कीर्तन करे. આ પ્રસંગ અહીંયાથી બાકી છે આ ગ્રુપનું છે હેલો જે જે આ ગ્રુપ પ્રસંગ આત્મ પ્રસંગ હજુ અધૂરો છે હા હા હા કયો પ્રસંગ અધૂરો છે હેલો જે જે આઠમો પ્રસંગ અચ્છા અચ્છા તો પૂરો કરી લઈએ એવું ને જે જે four hundred and sixty nine page fifty eight page number પર અહીંયા પરંતુ છે છેલ્લી લાઈન હમ, હમ. હા તો વાત તો ચાલ રાજીવ થઈ ગયું તું જી જે જે ઉજાડું છું આ આજે થયું. તે કાલે થઈ ગયું તું આખે આખો પૂરો થઈ ગયો હતો અને એટલે થઈ ગયું હતું કાલે આખી વાત હા તો ચલો હવે એ ચાલુ રાખીએ નવમો પ્રસંગ હા બોલો જી જજે તો શેન આરતી દર્શન કરી સુદાસજી કે પાછળ એ ભાઈ શેન આરતીના દર્શન કરીને સુદાસજી પાસે આવ્યા तब सूरदास जी ने सगरे वैष्णवन को बहुत आदर सम्मान किया और ताही समय कीर्तन गाय એટલે પછી સૂરદાસજીએ બધા વૈષ્ણવોને આદર સન્માન કર્યો અને એ જ વખતે કીર્તન ગાયા આ પ્રકાર સૂરદાસજી ને અનેક પદ વૈષ્ણવન કો સુનાય એટલે પછી એવી રીતે સૂરદાસજી એ આટલા બધા પદો વૈષ્ણવો ને સંભળાવ્યા તબ સબ વૈષ્ણવ બહુ પ્રસન્ન ભય એટલે પછી બધા વૈષ્ણવો ખુશ થઈ ગયા પાસે સૂરદાસજી ને વૈષ્ણવન વૈષ્ણવંશો કહ્યો જો કશું મોં પર કૃપા તરીકે આજ્ઞા કરીએ એટલે પછી સૂરદાસજી ને થોડા ઘણા વૈષ્ણવો એટલે થોડા ઘણા વૈષ્ણવોએ સૂરદાસજી ને કીધું કે તમે મારા ઉપર કઈ આજ્ઞા કરો તબ तो अभी याको ये तो कर तो कर रहे हैं હેલો हाँ हेलो જે જે કરું हाँ कर तब सब वैष्णवन ने सूरदास जी सो कहो जो ज्ञान योग परम तत्व और श्री ठाकुर जी को प्रेम स्नेह કો સ્વરૂપ સુનાયું એટલે પછી બધા વૈષ્ણવો ને એ કીધું કે જ્ઞાન યોગ પરમ તત્વ અને ઠાકોરજી નો પ્રેમ સ્નેહ કો અને સ્નેહનો જે રૂપ છે એ સંભળાવ્યું તબ સુરદાસજીને યહ કીર્તન સુનાય સુનાયું એટલે પછી સુરદાસજી આ કીર્તન સંભળાયો જે જે હવે આગળ કહું કે પદ લેવું છે આગળ લે લો પદ થોડો बहुत कठिन है તમે લોકોને બેઠશે નહીં મનમાં હે ને સોયા ભાવી અને કીર્તન કરી વૈષ્ણવન કો સમજાય એટલે એવી રીતે ઘણા બધા કીર્તન કરી વૈષ્ણવને સમજાવ્યું તબ સગરે વૈષ્ણવ પ્રસન્ન પ્રસન્ન હોય કે કહે જો સૂરદાસજી કે ઉપર બડી ભગવત કૃપા હે એટલે પછી બધા વૈષ્ણવો પ્રસન્ન થઈને કીધું કે સૂરદાસજી ઉપર ભગવત કૃપા ઠાકોરજીની ઘણી કૃપા છે ત્યાં પાછે સવારે સવારે ભય સગરે વૈષ્ણવ ને વૈષ્ણવ ને શ્રી નાથજી કે દર્શન કર્યું એટલે પછી સવાર થઈ તો પછી બધા વૈષ્ણવ શ્રી નાથજીના દર્શન કર્યા ત્યાં પાછે સુરદાસજી સો વિધા હોય કે ગોકુલ એટલે પછી સુરદાસજી થી વિદા લઈને ગોકુલ આવ્યા સો સો એ સુરદાસજી શ્રી આચાર્યજી કૃપા પાત્ર ભગવદીય હતા એટલે સુરદાસજી શ્રી આચાર્યજીના એટલા અ, કૃપા પાત્ર ભગવદીય હતા हेलो हेलो हाँ कौन पुनरावर्तन करेगा वैसे इसमें कुछ है नहीं करने का पर करो तो भी क्या इतना प्रसंग होता है नहीं करवाते अच्छा। इनका भाव ना वो सब होता है मतलब अभी ये नया नया प्रसंग करवा करवा कौन करेगा ज्यादा टाइम मत खराब कर कौन करते ना वो प्रसंग देखो कौन है मानकी हां कर माटा दर्शन कर माटा दर्शन कर तो या प्रकाश सुदास जी ने बहुत दिन तक ही भगवत सेवा कीनी એટલે પછી એ રીતે સુदास जी ગઢાવળે જીવતો સુધી ભગવત સેવા કરી પા પાછે જાને જો ભગવત ઈચ્છામોકો મુલાયરે કી હે પછી એમને એવું ખબર પડી કે ભગવત ઈચ્છા જે મોકો મુલાયરે કી હે એટલે मतलब वो को बुलाने की है मतलब कोई अपन को जैसे मान लो कोई आ, क्या कहूँ कोई प्रसंग होता है तो कोई आमंत्रण देता है तो अपन जाते हैं ना तो उसकी इच्छा हो तभी वो बुलाए ना अपन को या अपन किसी को आमंत्रण दे कोई प्रसंग ऊपर तो तो इसमें ये है भगवत इच्छा बुलाए हुए की है कि ठाकुर जी को अब यो के खुद के पास बुलाने की इच्छा हो रही है समझ गया और तो कब जाते हैं वो तो अपन जब अपनी देह छूटती है तभी अपन ठाकुर जी के पास जाते हैं ना जी जी कुछ है महाप्रभु जी हैं गोसाई जी हैं गिरधर जी हैं ये सब कैसे हैं गोपीनाथ जी हैं ये सब ऐसे हैं सदे गए सदे का मतलब पता है सदे का मतलब ये है कि उनका शरीर यहाँ नहीं रहा शरीर सहित ही ठाकुर जी के पास चले गए तो जो बहुत हम्म। भगवदीय होते हैं उनकी ऐसी स्थिति होती है कि ठाकुर जी उनको सदैव ही बुला लेते हैं सूरदास जी भी ऐसे हैं कि इससे इनको पता पड़ गई कि ठाकुर जी को मेरे को बुलाने की इच्छा हो रही है यहाँ तो- समझ गया जी जी जी तो तब सूरदास जी मन में विचारे जो मैं तो अपने मन में सवा लाख कीर्तन प्रकट करीवे को संकल्प कियो है तो तामे तो तामे ते लाख कीर्तन ते તો પ્રગટ ભય હે તે સુરદાસજીએ મનમાં વિચાર્યું કે મેં તો મારા મનમાં સવા લાખ કીર્તન પ્રગટ કર્યા છે પણ એમાંથી મેં ખાલી લાખ કીર્તન પ્રગટ કર્યા છે तो भगवत इच्छा से पच्चीस हजार कीर्तन और प्रकट करने हैं એટલે ભગવત ઈચ્છા એવી છે કે હજી પચીસ હજાર કીર્તન પ્રકટ કરવા છે તા પાછે यह દેહ छोड़ी के अंत अंतर्गत होए जानो એટલે આ દે છોડીનો અંતર્ગામ થઈ જવું તો યા પ્રકાશજી apne મન મે વિચાર કરે થકે એ રીતે સુરदास जी એના મનમાં વિચાર કરતા હતા વાહી સમય શ્રી ગોવર્ધન નાજી આકુ પ્રકટ થઈ કે દર્શન દે કે કયો જો સુરदास जी એ શ્રી ગોવર્ધન નાજી प्रगट थी दर्शन आपे कहे कि सुदर जी तुमने जो सवा लाख कीर्तन को मन में मनोरथ कियो है तो तो पूर्ण वो वो चुको है जो पच्चीस हजार कीर्तन मैंने पूर्ण करी दिए करी दिए हैं तेरे गोवर्धन जी कहू के तारा जे मन में पच्चीस लाख कीर्तन प्रकट करवा तो मनोरथ મને સવા લાખ કીર્તન જે તારા મનના અ, અ, પ્રગટ કરવાનો મનોરથ છે એ તો પૂરો પૂરો થઈ ગયો પણ જે પચીસ હજાર અ, પચીસ હજાર કીર્તન જે કરવાનું છે એ હું પૂરો કરી નાખીશ तासो तासो तुम अपने કીર્તનન કે ચોપડા દેખો એટલે હવે તમે તમારા કીર્તનના ચોપડા જુઓ तब सूरदासजी ने एक वैष्णव को કહ્યું જો तुम मेरे कीर्तन की चोपड़ा देखो तेरे हमने हमने वैष्णव ने कहू कि तुम मारो कीर्तन में चोपड़ा जो तो तब वह वैष्णव देखे तो सूरदास जी के कीर्तन के बीच बीच में श्याम को भोग छाप है वैष्णव जो क्या है कि जो कीर्तन करता है ना वो जैसे अपना नाम दे देता है अब जैसे तेरा नाम अ, जो भी है तू कीर्तन कर है तो पीछे से देखे लिख देवे जैसे कि अब अपन कोई को कीर्तन सुनना तो पता पड़ेगा छीत स्वामी फिर सूर कहे अब जैसे मान लो अपन कहते हैं दृढ़ई ना चरणन तेरो भरोसो दृढ़ई ना चरणन तेरो अच्छा एंड में कैसे आता है सूर कहा कहे द्विविध आंधरो बिना मूल को चेरो तो सूर कहा कहे तो सूरदास जी ने किया એટલે सूर का कहे उन्होंने अपना नाम दे दिया है ऐसे अपना नाम पीछे जो कीर्तन पूरा होने वाला होता है ना तब अपना नाम उसमें आए तो उस प्रकार से कि खुद की छाप वो छाप कहलाती है कि भाई जिसने कीर्तन बनाया है उसने अपने नाम दिया उस कीर्तन के एंड में जो आता है ना नाम वो कीर्तन में जो बनाने वाले की नाम से तो वो छाप के नाम से जाना जाता है किस किसने किया है तो क्या सूरदास जी ने तो वो छाप के नाम से वो छाप समझा जी जी इतने बनाने वाले का नाम जैसे कोई राइटर है कोई स्टोरी लिखता है तो उसमें उसका नाम होता है ना कि भाई किसने लिखी है स्टोरी कि भाई इसने लिखी है तो कीर्तन किसने किया तो जब कीर्तन पूरा होने वाला होता है अंतिम कड़ी होती है तो उसमें खुद का नाम डाला होता है तो जो खुद का नाम दिया होता है ना वो छाप के नाम से जाना जाता है हम्म? जी जी तो ऐसे कीर्तन सगरी लीला में है એટલે આ આ કીર્તન બધી લીલામાં રહ્યા તો પચીસ હજાર હે એટલે એ કીર્તન પચીસ હજાર છે તો બાત તો बात वा वैष्णव ने सूरदास तो कही जो काली तब तो सुश्याम की कीर्तन हते हते नहीं એટલે કાલ સુધી તો સુશ્યામ ને કીર્તન નતા और आज सगरी लीला की के की बीच में है એટલે આજે તો બધા લીલાના વચમાં છે तब सूरदास जी श्रीनाथ जी को दंडवत કરી કે કહે ત્યારે सूरदास जी श्रीनाथ जी ने दंडवत કરીને કહે છે જો અબ મેરો મનોરથ આપકી કૃપા થી પૂરણ કરો એટલે મારો મનોરથ તમારી કૃપાથી પૂરણ થયો તાસો અબ આપુ આજ્ઞા દેવું તો કરો એટલે તમને હવે જે મને આજ્ઞા કહો એ કરું तब गोवर्धन नाथ जी कहे जो अब तुम मेरी लीला में आए के लीला लीला रस को અનુભવ કરો ત્યારે ગોવર્ધનનાથજીએ કહ્યું કે હવે તમે મારી લીલામાં આવીને લીલા રસનો અનુભવ કરો તો યહ આજ્ઞા કરી કે શ્રીનાથજી અંતર અંતર્ધાન ભય એટલે આ અ, આજ્ઞા કરીને શ્રીનાથજી અંતર્ધાન થઈ ગયા तब सूरदास जी श्री गोवर्धन नाथ जी को दंडवत करी के मन में बहुत प्रसन्न भय ત્યારે सूरदासजी श्री गोवर्धन नाथ जी ने दंडवत કરીને મનમાં બહુ જ પ્રસન્ન થયા પરંતુ પાસ બે વૈષ્ણવ સાધારણ હતે એટલે બાજુમાં બે સાધારણ વૈષ્ણવ હતા તો જાણે નહીં એટલે અમને કઈ ખબર નથી પડતી જો શ્રી ठाकुर આપુ સુરદાસજી કે પાસ પધારે પધારે पधारे पधारे और कहा आ, कहा એટલે અમને ખબર ના પડી કે શ્રી ઠાકોરજી સુરદાસજી પાસે આવીને એમને શું આજ્ઞા કરી તો કાહે તે જો શ્રી ठाकुर કે સ્વરૂપ કો અનુભવ अनुभव भगवदीय ઓર और कहूँ को એટલે એવું કહે છે કે કહેવાય છે કે ઠાકુરજીના સ્વરૂપના અનુભવ ભગવદીય ના સિવાય કોઈને બી નથી થતા अच्छा एक बात समझ में આવી બધાને આ સમજ में આવી વાર્તા બધાને હેલો હેલો जी जी जी हाँ जी जी, समझ में आई सबको सबको ये प्रसंग समझ में आया जो बात थी इसमें जी जी जी क्या आया એટલે સુરદાસ સુરદાસજી ઉપર એમ ઠાકોરજી એવી એમ કૃપા હતી એટલે પહેલા પ્રસંગમાં તો અ, જે નવમો પ્ર- આ દસ બા- वार्ता प्रसंग दस नो सार पूछू छू कि आनो नौ में तो कुछ नहीं है सर दस का पूछ रही हूँ कि क्या समझ में आया था? અને શ્રી ઠાકોરજીના સ્વરૂપનો જે અનુભવ છે એ ખાલી ભગવદીયને થાય છે એટલે જે ભગવદીય ન થતો અ, જે ઠાકોરજીને લીલામાં સંબંધિત ન થતો એને ઠાકોરજીની લીલાનો અનુભવ નથી થતો એમ અને ઠાકોરજી ઈચ્છે તો જેવી રીતે દ્રષ્ટાંત માં છે કે જેવી રીતે હું અહિયાં છું તો મને દર્શન ન થાય અને માને દર્શન થાય ઠાકોરજી ના એટલે ઠાકોરજી તો આપણા સામે પ્રગટ થયા હોય ઠાકોરજી ઈચ્છે તો આપણે દર્શન ન મળે અને જેના પર ઈચ્છા હોય ને. જેને જે ઠાકોરજીની જેને જેને દર્શન કરાવવાની ઈચ્છા હોય તેને ઠાકોરજીના દર્શન થાય છે અને જેને દર્શન કરાવવાની ઠાકોરજીની ઈચ્છા નથી હોતી તેને ઠાકોરજીના દર્શન નથી થતા હોતા और किसको क्या समझ में आया प्रसंग से કે મને આમાંથી એ વાત સારી લાગી કે સુરદાસજીનો જે સંકલ્પ હતો એ બહુ મોટો હતો જેમ કે એક લાખ પચીસ હજાર કીર્તન કરવાના છે એ કોઈ સાધારણ સો સો બસો કીર્તન નતા કરવાનો સંકલ્પ મોટો પણ જો કેવી રીતે કર્યો જો સુરદાસજી ને કીર્તન કરેલા છે એ તો સુર કે નામથી છે જે મેં છાપ જેને કહીએ और जो ઠાકોરજી ને બચપચમાં જો કીર્તન બનાવીને કર્યા છે ને वो સૂર સામ એટલે ઠાકોરજી નો પોતાનો નામ ને સૂરદાસજી નો નામ એટલે બંને નું નામ મિક્સ કરીને આપ્યો છે સૂર સામ સમજ્યા હેલો હમ તો ઠાકોરજી ની દેખો કેવી કૃપા કે ઠાકોરજી ને પોતાનો નામ પણ રાખ્યો ને સૂરદાસજી નો પણ નામ રાખ્યો તો સૂરદાસજી નો સંકલ્પ હતો કે સવા લાખ કીર્તન કરું સવા લાખ યાની કે શું કેટલા સમજો છો બધા સવા લાખ નો મતલબ ધીરે છે એક લાખ ને પચીસ હજાર હમ બિલકુલ બરાબર તો હવે એટલા કીર્તન કરવાનો સંકલ્પ હતો ઓર ઠાકોરજી ને તો ઈચ્છા થઈ રહી હતી કે સુરદાસ નો હવે બહુ સમય થઈ ગયો હવે મારા પાસે બોલાવી લઉં એને તો કીર સંકલ્પ પૂરા કરવા માટે ઠાકોરજી ને કેવો કર્યો કે પચીસ હજાર કીર્તન પોતે કર્યા ના ઠાકોરજી ને પોતાનો નામ ને સુરદાસજી બંનેનો નામ રાખ્યો કેટલો સ્નેહ આપે સુરદાસજીથી એ પચીસ હજાર હજી કીર્તન કર્યા તો એ થાકી ના ગયા કે હવે નિરાશ થઈને બેસી ના ગયા કે બસ બહુ કીર્તન કર્યા એમને હજી વધારે પચીસ હજાર કરવાની ઈચ્છા થઈ એટલે એમને એ પણ કીર્તન કર્યા જો આલોક છે ને અલૌકિક છે અલૌકિક એટલે જેનો મન સદા ઠાકોરજીમાં લાગેલો હોય એને મન લગાવવાની જરૂરત નથી હોતી ઠાકોરજીમાં એનો મન સદા ઠાકોરજીમાં હોય બીજું લૌકિકમાં જાતોય નથી એવા ભગવદીએ છે સુરદાસજી એ લોકોને ઠાકોરજી ની લીલા છે યા ઠાકોરજી ની સેવા છે એનાથી કોઈને થાક ના લાગે બલકી થાક ઉતરી જાય સમજ્યા વિવેક વિદ્યામાં મને વાત સારી લાગી કે ઠાકોરજી એટલે એટલા ઠાકોરજીના સેવામાં મગ્ન હતા કે એમને સવા લાખ કીર્તન ગાઈ લીધા અને એમને કીર્તન અને પદ ગામે એટલી રુચિ હતી કે એમને હજી કીર્તન ગાવા હતા તમને ખબર છે ઠાકોરજી ના સખા છે સુરદાસજી હમ ખબર છે બધાને ના જોતો સખા એટલે ફ્રેન્ડ જે हम्म मित्र को फ्रेंड को हम्म સેવક કો सेवक और फ्रेंड में अंतर हुआ है सेवक हाँ मतलब दोनों थे ना सेवक भी सेवक એટલે ઠાકોરજીના સખા છે એટલે ખેલે કોણ કે સંગ ઠાકોરજી એટલે મજા નહીં આવે ને સખા નહીં હોતો એટલે ઠાકોરજીને કીધું જલ્દી આવ હમ સુરદાસજી નું નામ અષ્ટ સખામાં છે ને શું નામ હતો એનો લીલાનો हेलो हेलो सब सो गए काम હલો જે જે ખબર ને જય જય કૃષ્ણ સખા हम्म बराबर और और શું સારો લાગ્યો બોલો આ વાર્તામાં તમને જે જે મને આમાં એ વાત સારી લાગી કે ઠાકોરજી છે તો ઈ ગમે ઈ કરી શકે ઠાકોરજીને એવું મન થયું કે સુદાસજી અહીંયા આવી જાય તો એ ફટાફટ તેના માટે પચીસ હજાર કીર્તન બનાવી દીધા મેં કીધું ને સખા વિના ગમે નહીં ને ખેલવા માટે કોઈ તો જોઈએ ને ઠાકોરજી ને એટલે સખા વિના નથી ગમતો એટલે ઠાકોરજી જલ્દી બોલાવી લે જે જે આપણે આમાંથી એવી શીખ લેવી જોઈએ કે જો આપણે ઠાકોરજી માટે મનોરથ કરીએ તો એ પૂરો થઈ જાય પણ આપણે જો લૌકિક મનોરથ કરીએ તો એ પૂરો ના થાય બરાબર જેજે મને એ સારું લાગ્યું કે સુરદાસજીના ત્યાં જ્યારે બધા વૈષ્ણવો આવ્યા હતા ત્યારે સુરદાસજીએ બધા વૈષ્ણવો નું બહુ આદર સન્માન કર્યું એમ એટલે આપણે પણ કરવું જોઈએ ને આ શીખ મળી કે નહીં જી જીજુ એટલે આપણે પણ એ પણ શીખ મળે મળે કે નહીં આપણે કે આપણે પણ સુરદાસી જેવો પ્રેમ કરવો જોઈએ કે નહીં ઠાકોરજીથી જી જી કરવું જોઈએ આપણે પણ એમ હમ. એટલે આપણે આ પણ શીખ લેવી જોઈએ ને કે આપણે પણ ઠાકોરજીથી સુરદાસજીની જેમ પ્રેમ કરવું જોઈએ જી જી જી ચલો આગેનો પ્રસંગ લઈએ ફિર સમજી હું કરું કરો વાર્તા પ્રસંગ અગિયાર તો સુરદાસ જી આપને મન મેં વિચારે વિચાર કરી કે પરાસોલી આય એટલે પછી સુરદાસજી તેમના મનમાં વિચારીને પરાસોલી આયા સો તહા અખંડ રાસલીલા બ્રહ્મરાત્ર કરી भगवान ने रास रास पंचाध्याय की सगरी लीला उहा કરી હે પછી તો જે જે ખબર ના પડી શું થયો જે આ વાક્ય ખબર ના પડી પરાસોલી ચંદ્ર સરોવર એટલે પરાસોલી એટલે અભી તું તો નહીં ગયો પણ આમાં શરણ દ્વિજ ના બધા જણા ગયા હતા ચંદ્ર સરોવર લઈને જયારે બ્રજ મેં અમે લોકો ગયા હતા તો ત્યાં છે ને ને રાસ કર્યો હતો રાસ જો શરદ પૂર્ણિમા ઉપર આપણે કરીએ છે ને તો ત્યાં ને રાસ કર્યો છે એટલે અખંડ રાસલીલા અખંડ રાસલીલા એટલે કે જો રૂકે નહીં લગાતાર રાસ ચાલુ રહ્યો ઉને અખંડ રાસલીલા કહેવાય તેને કહેવાય અખંડ રાસલીલા જે જે કે જે રોકાય જ નહીં ચાલુ જ રહે હા નોન સ્ટોપ તો એવો કહીએ છે કે છ મહિનાની એક રાત્ર થઈ ગઈ હતી એટલે ઠાકુરજી તો બધું કરી શકે ને એક દિન ને છ મહિનાનો કરી શકે કે નહીં આજે જ બધું કરે હા તો આ વાત છે તો અખંડ રાસ લીલા થઈ ને બ્રહ્મ રાત્ર કરીને ભગવાન ને રાસ પંચાધાય કી સગરી લીલાઓ કરી છે રાસ પંચાધ્યાય છે ને નંદદાસજી કૃત છે નંદદાસજી ને કર્યો છે રાસ પંચાધ્યાય ના સગરી લીલા હું કરી છે તો ત્યાં આપણે તમે જ્યાદા સમજમાં ના આવે તો એટલું સમજો કે ચંદ્ર સરોવર ઉપર ઠાકોરજી ને પરાસોલી જેને કહીએ ત્યાં ઠાકોરજી રાસ કર્યો હતો તો ત્યાં ગયા કોણ सूरदासजी જી चलो જી अब आगे वो जहाँ અ, ઉડુરાજ ચંદ્રમાં પ્રગટ્યો હે એટલે પછી તો અહીંયા ઉડુરાજ ચંદ્રમાં પણ પ્રગટ્યો છે એ જે ઉડુરાજ એટલે ઉડુરાજ એના ચંદ્રમાને આપણે નામથી ઓળખ કહીએ છીએ ઓર જો છ મહિનાની રાત્રિ થઈ ત્યાં હા એક રાત્રિ એને છ મહિનાની થઈ ગઈ હતી ને ઠાકોરજીને લગાતાર રાસ કર્યો બ્રજ ભક્તો સાથે ના ચંદ્ર સરોવર પે ત્યાં ચંદ્રમાં પણ છ રાત છ મહિના સુધી સ્થિર ત્યાં રહ્યો ઉડુરાજ મતલબ ત્યાં એટલે સ્થિર રહ્યો ત્યાંથી હલ્યો નહીં ચંદ્રમાં એના માટે આ વાત કહી ગઈ હમ આવી તમે લોકો બધા નાના છો ને આવી શું વાત કરું મેં પણ એટલા સમજો કે ચંદ્ર સરોવર ઉપર ઠાકોરજી ને રાસ કર્યો ના ત્યાં છે ને એક રાત્રિ પૂરી રાત છ મહિનાની થઈ બ્રજ ભક્તો સાથે ત્યાં રાસ કર્યો ये चंद्र सरोवर परासोली ની વાત છે જ્યાં સૂરદાસજી ને આપની દેહ છોડી એટલે હજી પણ ઠાકોરજી ત્યાં રાત કરે છે ठाकुर जी ने लीला तो नित्य है ना ठाकुर जी तो रोज सब कुछ करें रोज जन्मे भी है रोज लीला भी करें हुँ? हम्म? चलो तो आज यहाँ राखिए हम्म? प्रणाम हाँ। प्रणाम हाँ आशीर्वाद हाँ, हाँ। प्रणाम